જે દયા કરવાની છે જ નહીં આ તો ઇન્ડિયાનો વિદ્યાર્થીઓ વિજયગુણ કર્યા છે શું કહ્યું જે દયા કરવાની નથી તમારે આ જીવ મરી છે હવે દુઃખ થાય ન હોય તો દુઃખ થાય એ રીતે તમારે હવે લાગણી ભરાવાની એ તો કેવી રીતે એને દુઃખ ના થાય એવું તમારે લાગણી ભરાવાની દયા એ તો હંકારીને ગુણ છે કયું છે સફળતા કપાય છે તે ખબર પડે મારાથી તો પાંચ ગાયો પર કસે બિયાવે છે પણ કાપી નાખશે એટલે પેલા સંગતિને શું કહે જરૂરને કે આપણે બતાવે તમે રસ્તે એટલે પેલા કામ છે ખેડૂત પડે કામ અને પછી પેલા કસોડી કે વેરાત માટે ગાયો આપી દે કસોડી માટે બતાવે સારું લાગે છે પાંચ રૂપિયા આવેલું છે તમને થાય બધું એવું કરીને છે કાપી દે એટલે વસુલ બી ત્રણ ભાઈ હાડા છેલ્લા માર થઈ જાય નહીં એવું કરી આપો શું કરી આપો હા અમે પૈસા જોડે આમ તો બધા યાદ લઈ ગયું અને ભૂગોળ હવે તારે એવું કરી આપો આપણે અહંકારી અંદર ઘણા આવે છે પછી આ બરવા જીવન ભગવાન શું કે છે દયા શાસ્ત્ર કરે કહ્યું કે જે દયા વધતા જાતિ દયા થા અનંત તારી મંગળનું છૂટું કે છૂટું શું કહ્યું એટલે બંધન લાગતું નથી સંસારનું આ સંસારનું કોઈ બંધન લાગતું નથી ખરું જ નહીં ખરું ખરું કે છે કઈ દુઃખ લાગે માને તો દુઃખ માને તો દુઃખ એટલે દુઃખ આવ્યું એવું કોઈ દુઃખ નથી એમ દુઃખ જતું રે હું પોતે માનું છું કે દુઃખ અને માનવાથી જો દુઃખ જતું હોય એટલે હું આ દુઃખ થાય નહીં ના નહીં કઈ બધું દુઃખ થઈ ગયું મટી ગયું એટલે માન્યતા પર આધાર છે ને બાકી બેંકમાં નક્કી કરો ને તો બેંક તો લાખ રૂપિયા છે ક્યાં કેમ જોઈએ માનેલું શું થતું જ નહીં બધા એક્ઝેક્ટ થવું છે શું ભાઈ તો ખરું દુઃખ તો કોને ગમે તો કાઢવાનો કોઈ પ્રયત્ન કેમ ના કરો દુઃખ કરવાથી જાય છે ખરું દૂધ જાય છે ખરું આ આ તારું ગાડું તે બેસવું ન બેઠું ગાડવા નીકળે બેઠેલી વસ્તુ કેવી રીતે કાઢવું કેવી રીતે ગાળેલું તો ગાળી દીધું તમે ખાઈ દો કરો તો હાજર ને આ પડે આ રોગ ધંધા રોગ કહેવાય મનના રોગમાં લાગતો પાડ્યું છે પણ દુઃખ દુઃખ પાડ્યું છે હું માનતો જ નથી મને દુઃખ છે કે હું માનતો જ નથી મને દુઃખ છે હું તો તમે બીજા દિવસે મેં મને ખબર જ નથી અને મેં કહ્યું મેં તો એવું કે ગુરુ અને માનતો નથી આપણે ક્રિએટ કયા ગામમાં છે શું વડોદરા જિલ્લા હે વડોદરા જિલ્લામાં ટિમ્બરવા ટિમ્બરલાઈન. કોઈ છે કોઈ કરે છે તો માની હોય તો ક્યાં રહે છે એ તો જે માનવીતા હે? ઉપર જે રહે- રહે છે ને એ તો એને સાસુ લઈ ગયા તો કાઢી કે નહીં જ્ઞાન આનંદ લાગણીઓ બધું ભગવાન નું છે શું છે ભગવાનનું એડ્રેસ શું એડ્રેસ સાચું એડ્રેસ શું એમ પૂછો મળ્યા ભગવાન ક્યાં રાખે છે તમે કહો છો તમારા ઉપર એડ્રેસ કેટલું છે دیکھا ٹھیک بھائی دیکھیں بگوان پورے بتا رہے تھے مطلب دیکھا دکھائی میری باغ بولنے کا અભ્યાસ કરો રિલેટિવ ગોલ હિન્દી આવવાનું આગળ નથી આ છે કે નવું નવું કાપે હિન્દી રૂપિયા પણ છે અને નવી રૂપિયા પણ ઉગલે છે અને ગુલાબી પણ ઉગલે કાંઈ નહીં આવ્યું આપણે માનીએ છીએ કે ઉપર નથી મેં કહ્યું કે આપડે અહીં છે ઉપર ને નીચે તો શું છે નહીં પણ અમારા નો પ્રેરણા થાય કે અહીં જવું છે ઠીક છે અંદર છે તો સામાન્ય અંતર માં પ્રેરણા થાય કે જ કેવું છે સાથી પ્રેરણા થાય કઈ કોઈ બધા ઉધાર કે અમુક પછી થાય છે હા તમારું પુણ્ય કામ કરી રહ્યું છે તમે જે લોકોને સૂટ આપેલા એવું સૂટ એવું પુણ્ય તમે ગેરેજ ખાતું ઘણું થયું એ તમારું પણ આ બધું ઘણું કરી આવે છે તો ગતિ વાળો કાપી જાય મેં તો પૂરી બાજુ રાખજો گلی جی۔ پاس کوئی نہیں ہوگا پیار نہ کرتا پچیس چیز داخلہ آپ આ તમારી પણ આશા રાખો કેમ કે સાર બોલ્યા એમ સાર બોલાવ્યા આ પણ કાશો છે બધી જગ્યાએ બગડો બધી જગ્યાએ શું આપણા શોધ બગડ્યો છે આપણા શોધમાં છે તો બધું વિધાન શું છે એટલે આરા મારે શું કરવાનું ઘણી સારા થઈ કહીએ میں سیدھے کام مردی نکل کرے پہ آپ جی لے جی نا سا بتا گیا گیا کرتے ابھی تو તમે કેવું લાગે ઊંચા ઘરમાં આપતા કોક મને આવું ઇનામ મળે નહીં તો બધા રહે તો અમુક આમ હતા એ ઇનામ મળે ઇનામ હાથે ભૂલો આ તેના ઉપાધિ ઉપાધિ જીવન જે પણ આવતું છે ને મને તો આવું પસ્તાવો ના કરવો પડે શું કહે પસ્તાવો ના કરવો પડે અને ભાગીદાર જોડે ચાલીસ વર્ષથી બોલે રહ્યા તો મતભેદ નહીં કર્યો એક મતભેદ અને વાઈફ જોડે તેના ચાલીસ વર્ષથી મતભેદ નહીં ઉઠ્યો કરવાનો એ પંચો કરવાનો થયું તો પતિ દિવસ હતો તો હજુ મતભેદ હતા મુકાઈ ને આવ્યું આક્રમણ થઈ ગયું છું એટલે જ હતું કે ના પહેલું તો તે કાર્ય ખબર ના કઈ જાતનું ભાંગલ જે હતું તમે માટે એ બધું અમે વિચાર નાખેલું લોકો નામ કે پیسہ بڑھتا ہے کھیتی اپنے وہاں آپ کے ઘણી ઘણી અનુભવ તો આપણે બેઠે શું કર્યું છે થયો સરકાર કોઈ કરવા ના આવે બીજું કોઈ કરવા કેવું કરે એમ હા હા જવું પડે એમાં તમે કોઈ કહો ને ભગવાન થઈ બેઠા અમે શું કહ્યું મર્યાદા પૂર્વક જીવો જીવન જીવવાની કળા શીખો શું કહ્યું એવું શીખવાડું ને એવું શીખવાડતા ઊંઝાને શીખવાડ આવું કઈ જીવન જીવો કેવું પડે હમણાં કે ના પોલીસ કેતા سرپائیز بالک جے آپ بہت بلب ممی جو મનમાં હું હસ કરવા શું કહ્યું શું કહે છે મોટો પડે આ છોકરાને પૂછ્યું કેમ થી પણ ઘણા છોકરા નાચ પણ નથી તો હોય ગુરુકલ મળતા unqualified father to unqualified mother આવા માતા છે ક્વોલિફાઈડ હોવું જોઈએ શું બીજું લાગે છોકરી ગયેલા ભૂલો છે ના હોય તો મર્યાદા મળે એવું શું કહ્યું ખોટા હાથના થાય શું કહ્યું તમે શું કરો તમને કેવું લાગે અવાજ તેમાં મતભેદ ના માટે મતભેદ છે કરી ખાઈ થઈ આપણે ના કહીએ એ પોતે ખાય તો એની ખબર ના પડે કશું ન કરે એ બે ગયા છે કશું બચાવે અને પેલું તમે તમે ખાવી દો તાર મને શું કે એની ભૂલ નહીં ખરા તો બધા થાય તો મને છે જ આવ્યો અને મને બે જે કહેતો થાય ઈરાદા ભેગું બે ગયા છે બે થયું અપરાધ સાથે બધા બોલ્યું નથી સત્તર હાથ નથી સત્તર વર્ષથી બોલ્યો નથી કે હોય છે હવે આગળ ભાઈ આ બેની જોડે વાત કરું આગળ મને તબિયત મોકલી શરીરમાં બધું સાચું કે આ વાત થશે બરાબર ને બધા જે થઈ ગયું છે તે કરાવી જે જીવન કયા શીખ્યું છે આમાં ગમે તેનું એમ સોરી ભાઈ ફાધર સન કરું ભાઈ મધર ભાઈ લગન હાલત છે ઇન્ડિયા માટે હવે લખાય ના લખાય કોઈ લખે જ નહીં એ અનકોઈ ભાઈ વખત પછી ચીજ લખે દે એ અનકોઈ ભાઈ ફાધર ભાઈ હું કોઈ લખતું નહીં છું કામ મેં જાત્યા જયારે કરે હા હું દુનિયામાં પુત્રો તમે ઘણા છોકરાઓ આર્ય પ્રજા આ બનનારી જેવા થયા છો આ અમારી કહેવાય તો ઉનાળી નહીં કહેવાય આ શું કહેવાય અનાર્ય પ્રજા આ વિચાર શું કહ્યું અને આર્ય આ બધું વિચાર છે વિવેકપૂર્વક આવાનું જીવાનું બધું વિવેક કરો થાય પોતાનો વિશ્વાસ થાય એવું થાય શું કહ્યું તે અનાળી થઈ ગયા અમારી હારું અમારી હારું અમારી સારો શું કહ્યું અમારી આનો સ્વભાવ થઈ ગયો આપણે અમારી કોઈ થઈ ગયું છે બીજું તો કોક તો હશે તમારે અમારી અને પેપર વાળા અમારી શું તંત્ર અમારી મારે મારે મારે તારું કહ્યું પછી કે દાદી રાખજો દાદા રાખજો બધું હા મારા આડા થઈ ગયા કે દાદી રાખવું પડે બધા મારે થઈ ગયો શું કરે પણ જાગૃત કરવા માટે બોલું છું એ દુનિયાનો એક જ માણસ આખા લઈને લઈ શકે તે શક્તિ ધરાવે છે એમને જે આવે ને તબિયત તો પડી બની છે ને તારા શક્તિ થઈ જવું કે જે જે મતભેદ ના કરવા દેતો હોય દખલ ના થવા દેતો હોય અત્યારથી એનું કેમ કરીને એનું ટોકાઈ કરી અને ઘર સુંદર બનાવે પ્રોજેક્શન સારું કરે શું કહ્યું અને દસથી કરેલું કેમ છે તો જે કઈ જોઈ જોઈએ પેલા હું વાત જે વિકાસ કેમ ના જોઈ કહું મને હા તરીકે હોય તરીકે જેવું થયું હોય પૂજા કરવી જોઈએ यत्र नार्यस्तु बुद्धते रमन्ते तत्र देवता તો એવું આપણે બધા કહ્યું નથી મેં પૂરા વિષય ખરાબ હું જાતે રીતે નહીં એની લાયકાત નથી એવું ને? એટલે મનથી પૂજા કરજો મનથી એવું ને? ના તો આ તો એમ નહીં કરે એમ. એટલે બધી તમારી વાત થઈ એટલું વાંચ્યો તમને સમાધાન થયો થઈ તો બીજું આગળ ચાલવા દેવા ક્યાં પૂછતા નથી સાચું સુખ શામાં છે સાચું સુખ શેમાં છે સાચું સુખ ટેમ્પરરી હોય તમે ટેમ્પરરી જોયેલી કોઈ جانتا رہے جیلی سے بنے پائے کئی کئی چیزیں چلتا رہی میں بھی چلتا رہی ہوں આ બધી પોતે કરે તો ટેમ્પરરી છે ટેમ્પરરી છે એવું જેને અનુભવ વર્તે છે એ ટેમ્પરરી છે અનુભવ છે ટેમ્પરરી જાણે છે કે આ ટેમ્પરરી છે તે જાણવા ટેમ્પરરી છે પ્રભુ છે તમે હોય એ ખરું છે તો તમે પરમાનન્ટ છે શું કહ્યું તમે આજે જોયું ભાઈ ને બધું પ્રથમ જોયું જે જાણકાર છે તો અંતર આય જમતરી આય જમતરી આય જમતરી જે પરમાનન્ટ છે એ પોતે ત્યાં જ ખરું સુખ છે મને જે ઓળખો ત્યાં ખરું સુખ છે સાત ઘરો ઓળખવામાં સુખ છે પત્ની કાયમ સુખ પછી સુખ જાય નહીં તમારે થોડી વાર ગતું એવું જોયું કે જે શિક્ષણ થયું દુઃખ આવે એવું જોયું તો કાયમ શું હા તો કાયમ તો કાયમ ઉભા થતું જોઈએ અને ટેમ્પરરી તો આ વિષય વસ્તુ બધા કેમ કરી ગળાકના નાકના પેરના ખાવાના પીવાના બધા તો ભાઈ વિષયો બધા જ જાતના વિષયો કેમ કરાવી જાય પછી આ નથી ટેન્ડર કરવાનો અમને વિચાર નથી ગમતો ન કરશે આપણે હજુ ઉભો થયા પછી એ વિશે તો આગળ હતા એ સાહેબની અગિયાર છે કે તો આત્મા શું છે પરમેનન્ટ સુખ માટેનો જે વિચાર છે તે બરોબર છે પણ તે મેળવવા માટે આત્માએ કેવી રીતના ઓળખવો કેવું કહ્યું એ તો તમે ઓળખાયેલું ને કહ્યું છે ને કે આપણે રસ્તો ના જાણતા હોય તો دیکھا دیکھا لے لے વાંધો નથી બાદમાં જોઈને આપણે કરવાનું શું સુખ નથી જોઈતું દુઃખ હોય તો ભગવાન ને યાદ કરશું સુખ હોય ભગવાન ને યાદ કરે ભગવાન બધા ઓળખા જોઈએ ને તો આત્મા ઓળખે ભગવાન છે અને ભગવાન તમને પ્રાપ્ત થાય તો કાયમ આવે પછી સુખ હશે તો પછી ભગવાન ને એ જ ભગવાન જગત ના સુખ નથી હોતું પોતાનું જે અનંત સુખ નું ધામ છે પોતાનું સ્વભાવ છે તેનું બધું કાયમ રહેવાનું પરમાનંદ જેનો સ્વભાવ છે નિરંતર રહેવાનું કે આત્માને સુખ અને દુઃખ તો કઈ સ્પર્શતું જ નથી ને ના અપમાન કરતા લાકડી લઈને ફરી વળે શું કહે છે ભાઈ તડકા જઈએ તો લાકડી લઈને ફરી વળે હા તારી તો એવું કરી પ્રમાણે કરવું મેં કહ્યું કે તમારા ફાધરે બધા લંગો વાળીને છે તો જોડે લઈ જાઓ બિચારા અમે તો સેવા કરજો છોકરા શું જવા જાણો છો ફાધર લોટ લપેટી વાળી કર્યું છે ને مجھے آئی آپ بہت میرے آیا گیا ہے دس لاکھ ڈیل مک مارا دس لاکھ دیکھتے بچی جی گیا تھا نام دو મકન ગયું મગન ગયું સાહેબ તમે સાહેબ મગન ગયું કદાચ ના મગન ગયું મગન ગયું હતું શું બરાબર થશે તમારું નામ મગન જોઈએ તમે પણ ક્યાં છો પટેલ પટેલ પટેલ તો બધા જાત છે તમે ક્યાં છો મગનભાઈ છું નામ થયું આવું છે તમે કહ્યું મહાવીર તો હું જાય મગન બી કોણ છે મગનભાઈ નામ પાડ્યું છે ફગત પાડ્યું તો ફગત આ તો નામ પાડ્યું છે આ તો એનું નામ છે નહીં કે તમારું નામ છે આતા દેહ ઓળખવાનું સાધન મગનભાઈ દેહ ને ઓળખવાનું સાધન છે મગન વિચાર્યું પણ એ વ્યવહાર ને ઓળખવા માટે પણ તમે ફરી રીતે ત્યાં છો એક ના યાદ આવ્યું છે એક આત્મા એક જીવ એક આત્મા એક જીવ હા પણ જીવ છે પણ ખરેખર એ જીવ એટલે શું બનશે દેહ છે તો જીવ ઓળખે છે જીવને કોણ ઓળખે એટલે આ બે છે તો જીવ ને ઓળખે છે ને દેહ ના હોત તો જીવ ને કોણ ઓળખત દેહ છે તો જ જીવને ઓળખે છે ને દેહ છે તો જ આ દેહ છે એટલે જીવને ઓળખે છે નહીં તો કઈ રીતના ઓળખે હા દેહ તો ઓળખાય તો છે એને આપણે આમ કેમ કેવાય કે હું મગનભાઈ છું એવું કેમ કહેવાય મગનભાઈ તમારું નામ છે પટેલ તમારી જાતિ છે ઉંમર તમારી આ હવે તમારી ઉંમર છે પણ તમે જુદા છો જુદા છે માનું કેવી રીતે તો માનવું કેવી રીતે જુદા છીએ હિન્દુસ્તાન મરી જતા છે બધા કે ગયા તમને વેર બાજુ છે ગયા મારે આગળ વેર કર્યું બીજા અવતારે માનું છું હું સમજાય એ આવું બોલે છે હું તમને દેખાડું હું તમને દેખાડું ક્યાં જેવું છે સુગરજન છે એવું દેખાડું બતાવો ફાઇનલ કહેવાય નહીં માંડેલું હોય તો અસર ના કરે કે અસર થાય છે રડવું હોવું આવે ખરેખ ના કરે શું ભાઈ બધા માંડેલું ના કહેવાય નાના છોકરા આપણું રમતું રહી ગયું તો મમતા છે એટલે રડે રડે ના રડે રમકડું હવે આપણે હાથ પડે રમકડું ફરી જતા પડે કશું મમતા નથી પડે તમે જો મમતા છે તો રડો શું કહ્યું મને મમતા ના આવે તો ના આવે શું કહ્યું વાત છે કે થોડી તમે આત્મા નક્કી થઈ ગયું આત્મા જેવી વસ્તુ છે અંધારી તમે બધું આત્મા તો છે આત્મા બીજા પ્રશ્ન પૂછો સારા બધો પ્રશ્ન નું સમાધાન કરી લો એટલે બેન પૂછે કે મન શું વસ્તુ છે હા મન વસ્તુ તો વસ્તુ કરીએ અંદર વિચાર ને પડે ને વિચાર કઈ પણ હોય વિચાર કરતો હોય કે કઈ મન જ હોય છે વિચાર વિચાર વિચાર વિચાર એનું શું પ્રશ્ન બાકી રહ્યો દાદા આત્માને ઓળખવો કેવી રીતે આવે તો તમે ઓળખાણ પાડ્યું આપણે આખું બ્રહ્માનું લાઈટ છે તમે આખું વયનું કલ્યાણ થવાનું છે જોયું બધા અત્યારે નાનું સબંધું દેખાય છે આ વયનું કલ્યાણ કરશે આ બધું ધર્મ બધા લોક થવા નથી પણ મૂળ ભગવત આ રક્ષણ થઈ જશે બધા ફરી સેટિંગ થઈ જશે બધા મુસ્લિમ ધર્મ ચારિતા ધર્મ આપણું હિન્દુ ધર્મ બધા لوگ گھر میں آتے ہیں آپ نے لڑے لڑے كام رتھی جیسے તારી ચિંતા સારી વસ્તુ બનાવી છે તારી જ્ઞાન કરે બે બે વખત એને મારી હોય ને આપણે ત્યારે આમ તો બાકી બીજી બધી બહુ મુશ્કેલી દીધી વસ્તી બધી ખાસ કે નહીં પછી <laughs> બહુ સરસ પુણ્ય કશું છે જ નહીં